હરિનામ અવતાર સુધી હરી કર્યા કરવું હરી હરી કર્યા જ્યાં સુધી જ્યાં સુધી રસ્તો ન મળે ત્યાં સુધી હરિહરી જપા કરવાનો કૃષ્ણ કૃષ્ણ કરો તો કૃષ્ણ થઈ ગયા રામ થઈ ગયા તો રામનું નામ દેવો હરી શું કરે હરી તો ગયા નથી પછી બધા તો આપણે હરી પાછળ પડ્યા કૃષ્ણ નામ વધારે ને કૃષ્ણ નામ દેવાનો વધુ છે બધું સ્મરણ કરી અંતે રામ જ નીકળે છે બધું સ્મરણ કરીએ પછી અંતે રામ જ નીકળે છે અને સ્મરણ ક્યાં સુધી કર્યા કરતો સ્મરણ ક્યાં સુધી કર્યા કરતો વિસ્મરણ થાય આ લક્ષ્મીનું સ્મરણ કરવું પડે છે પૈસા જોઈ તેનું સ્મરણ કરવું પડે છે પ્રયત્ન કરવો પડે પ્રયત્ન કરવો પડે ના પડે એનું યાદ નથી કરવું પડે ત્યારે યાદ આવે છે ને એને યાદ આવવું જોઈએ આમ સરળ કઈ કર્યા કરીએ આપણે કહી દેવાનું કૃષ્ણ ભગવાનને કે તમે યાદ આવશે તો હું સ્મરણ કરીશ હું સ્મરણ કરવાનો અવરોધ નથી ગઈ તમે અમને યાદ આવો આવડા મોટા નારાયણ સ્વરૂપ કરવાનું જો અમને યાદ ના આવે તો શું કરીએ કદાચ આપણે કરીએ તો આપણી તમને દેખાય આપો તો આપણી આપો આપણી ચોપડી લાવો પછી એ કહે છે દરેક પરિસ્થિતિ સંતોષ માનવો સારો તો મન અકમ કરી ડોટ મૂકી સારી દરેક પરિસ્થિતિમાં સંતોષ માનવો સારો અદાન કરી દોટ મૂકી સારી નહીં પણ મનમાં યાદ રાખવું જોઈએ કે મારે મારી ફરજો બજાવવાની છે આ આકૃત માણસોની એવો ધંધો નહીં રાખવાનો કે જે થાય એ કરવું તને સમજ ગયું ને એટલે મનમાં ભાવ તો મજબૂત રાખવો છે કે મારે કંઈક કરવું છે શું કહ્યું પણ સંતોષ રાખવો ખોટી દોડ સાફ ના કરવી શું કહ્યું રાત્રે બે રાત્રે બે વાગે ઊંઘ જાગ્યો ઊંઘો સમય પ્રોપર સમયે થાય ને હા પ્રોપર સમયે એટલે આપણે શું જોવાનું કે આપણે દુકાન દુકાન હોય ધંધો હોય અગર ધંધો કરવો હોય તો એ પણ એમ આપણે પૂછી લેવું ભાઈ બજાર કેટલા વાગે ખુલે છે એ પ્રમાણે આપણે ઉઠવું અને બજાર બંધ થાય ત્યારે બંધ કરવું સમજ ને અને રાતે આઠ નવ દસ વાગે તપાસ કરી બહાર એ લોકો ઊંઘી ગયા છે જાગે છે લોકો ઊંઘી ગયા હોય હતા આપણે પછી આખી રાત જાગી વિચાર કરી આમ સારો વરે નહીં એટલે કામ સંતોષ રાખવો જોઈએ શું કહ્યું જય સચિદાન ભરત કોઈ નવા જે હોય ને એ લોકોને આગળ મોકલજે સતનો સંગ કરવાથી મન મન એકાગ્ર નિર્મળ અને શાંત થાય છે તનના મનના રોગ પ્રતિકાર ક્ષતિ વધારે આમાં હું માનું છું સતનો સંગ કરેલો બધા સ્મરણ ઈશ્વર સ્મરણ ઈશ્વર સ્મરણ ઓળખું છું ઓળખવાની કોશિશ તો કરવી જોઈએ ઓળખવાની કોશિશ તો કરવી જોઈએ ને એના નામથી નામથી જો હજી આકાશ જોયો ના હોય જો હજી વિચાર્યું ના હોય જો હજી ગુણ ના જોડતા હોય ત્યાં સ્મરણથી થાય આ કચ્છ ભગવાન નામ દેજે બાકી સતનો સંતો થાય નહીં સતનો સંતો આજ થાય આજ થયો તને હું કોણ છું એ દોડે એ સતનો સગ અને હું કોણ છું એ ના જાણતા એ એ સતનો સગ નહીં સત્યનો સગ કહેવાય સત્યનો સત્ય વિનાશી હોય ને સત અવિનાશી હોય દરેક દેવ ને અગર ધરતી નમવામાં કોઈ વાત કરો ના બહાર નહીં પણ તારો ઈશ્વર એ હોય તેને વધારે પડતું નમન કરવું આ કોઈ સ્ત્રી હોય કે એના બધાને જે જે કરે પણ એના પતિનું ધ્યાન જુદું રાખે કે આ મારા પતિને આ જુદા બધા જોડે હરતું રાખે શ્રી કૃષ્ણ હરિકૃષ્ણ શ્રી કૃષ્ણ નમ અંતરમ એ બધું બોલાવા માંધો ખરો કશું વાંધો નહીં પછી કે છે સમ અને નસીબ એકબીજાના પૂરક છે પણ બેમાંથી કોઈને પણ દાગ છે કે નહીં તેની ચિંતા જાગે સમ અને નસીબ ત્યાં જોયેલું નસીબ જોયેલું જોયું સફળતા મળે નસીબ કહેવાય સફળતા મળે તો નસીબ કહેવાય નિષ્ફળતા મળે તો તો કમ નસીબ કહેવાય અને તારે નસીબ નસીબ પછી મળેલું ગુજરાત ત્યાં કરેલો કશું ધંધો કરીએ છીએ ને ધંધો ધંધો કરીએ છીએ ધંધો કાપડ નો કાપડ દુકાન તો ચાલુ છે કાપડ થઈ ગયું ધંધો એમ અને અડધા કરી ધંધો ધંધો તો તું જરા ધંધો કરતો હડતાલ કરે છે હડતાલ નથી પડતી એ કરે છે તું ધંધો કરતો હડતાલ પડે તો ધંધો ચાલુ રહે હું ધંધો કરું હવે તું ધંધો કરું છે ને તારી તબિયત હારી હોય તો દુકાન પર જાય ને એ તબિયત ના આવી તો જાય તો પછી તબિયત તબિયત ધંધો કરે છે તું કરું તબિયત હોય તો થાય તબિયત હોય તો જ થાય ને બધા ભેગા થઈ કરે એ આપણો પુરુષાર્થ ના કહેવાય બધા તબિયત સારી હોય મગજ સારું હોય આસપાસ ચાલતા હોય ને એ બધું ભેગા થઈને કરીએ એ કાર્ય પુરસાદ ના કહેવાય એટલે તરત સમજ પાડું એક ભાઈ છે ધ્યાન કરતા હતા ધ્યાન કરતા હતા તે પદ્માસન ત્યાં જોયેલું પદ્માસન જોયેલું આમ પગે પદ્માસન કરીને અને વારીને ધ્યાન કરતા હતા પછી મેં પૂછ્યું કાકા શું કરો છો કે હું ધ્યાન કરું છું તો પછી જીવદાર આવ્યા તો ધ્યાન કરતા હતા અને જીવદાર ગયો ત્યારે ધ્યાન નતા કરતા હતા અને કેમ આ ધ્યાન નથી કરતા ત્યારે મળે બોલ્યા નહીં કશું હું આમ આમ કરવા વાળ્યા એને પૂછ્યું શું છે આ એ શું કહેતા છો આમ કરીને મને આમ કરીને શું કહે ધ્યાન કરે કેમ કરતા રહેતા આમાં દેખાડવા માંડ્યા એ શું કહેવા માંગે છે ધ્યાનમાં બેઠો છું એમ આજે કેમ ધ્યાન નથી કરતા તો કે ભરાઈ ગયા છે પગ ભરાઈ ગયા છે એટલે બે પૂછ્યું પગ ધ્યાન કરતા શું કરતો હતો જો તું કરતા પગની જરૂર નથી અને પગ કરતા હવે તું કરતો નથી તને હવે પડી દે ને એટલે પોશાક કોને કહેવાય કોઈની મદદ ના કરવું પડે શું કહ્યું ને જે થી બધું રિલેટિવિટી થાય છે એ બધો પ્રારંભ છે શું છે બધા ભેગા થઈને કોઈ કાર્ય થાય રિલેટિવિટી હોય બરોબર ને આ રિલેટિવ આને લીધે આ એ બધું પ્રારંભ છે બધું પડી તને એ ના પડી ફરી આ સીધા સુધી યાદ રહે ભૂલી ના દીધો મારી મહેનત કરવાની જાય શ્રમ કોને કેવો તો શ્રમ કોને કેવો શ્રમ શ્રમ શ્રમ કોને કેવો શ્રમ તો આ મશીનરી શું કરે છે આખો શ્રમ જ કર્યા કરે મશીનરી કરી બંધ કરીએ ત્યારે વિશ્રામ લે બંધ કરીએ ત્યારે વિશ્રામ લે અને નહીં તો શ્રમ જ કરતી હોય એવું અત્યારે તું અત્યારે વિશ્રામ છે ને તારે દોઢ ધમ કરતા એટલે શ્રમ મશીનરી ચાલુ હોય તો ચાલુ પૂજ્ય પૂજ્ય બધું હા બધું ખુલાસા બુદ્ધિશાળી વ્યક્તિઓને પ્રગતિ કરવા દરેક વ્યક્તિ ઈચ્છા છે તો બુદ્ધિશાળી વ્યક્તિઓને સહકાર ભાવના દેખાડવી જરૂર છે નહીં બુદ્ધિશાળી વ્યક્તિઓને સહકાર બતાડવો છે શું કરું અને બુદ્ધિશાળી ના હોય તેને બતાડવું છે આપણે શું વાંધો છે તને ખબર પડી ને કારણ કે ઈશ્વરને સંપૂર્ણપણે કોઈ જોઈ શક્યો નથી ઈશ્વરને કોઈ જોઈ શક્યો નથી એવું તને કોઈ કહ્યું કોઈ કોઈ કહી કહી દીધી વાંચ્યું છે એ પ્રમાણે એ પ્રમાણે વાંચ્યું છે ચોપડીમાં એ ગેઝેટેડ પુસ્તક છે ગેઝેટેડ પુસ્તક છે ના વાંચાય આપણે પુસ્તક લઈ પછી તપાસ કરી કે ગેઝેટેડ નહીં બરાબર ને ગેઝેટેડ હોય તો ના ના કહેવાય પણ એમ છે ને એટલે ઈશ્વરને જોઈ શકે એવા માણસો છે આપણે ઈશ્વર ગ્રહ હોય એ ઈશ્વર જન્મ જોતો આવે તે આવી ઉઠી કરો છે ઈશ્વર દિવ્યચક્ષુ દેખાય તેના દેખાય તો દિવ્યચક્ષુ જ્ઞાની પુરુષ આપે તો આપણો દાડો પડે તને સમજણ પડે છે તો હવે નક્કી કરજે મારે દિવ્યચક્ષુ પ્રાપ્ત કરવા છે ખબર ને તું પણ લીધી હતી જેને ભરોસો મૂક્યો છે ત્યારે મદદરૂપ થવું જરૂર છે ચોક્કસ થવું છે શું કરું પણ એને સમજીને મદદરૂપ થવાનો સમજ ને એને સ્ત્રી ના હોય આપણે આપી દેવા નહીં શું કહ્યું પૈસા આપણી પાસે પચાસ હજાર રૂપિયા હોય તો પાંચ હજાર આપવા પચાસ હજાર ના આપી દે આપણે શું કરીએ ધંધો એટલે સમજીને મદદ કરું થવાનું સમજ હોય ને ભરોસો મુકાય મદદરૂપ થવાનું ત્યારે સ્ત્રી ના સ્ત્રી આપી રહ્યા રીતસર હોય બરોબર અન્યાય સામે પક્ષે થાય તે કેટલું એટલી ગણાય તારું મન સારું રહેતું હોય અન્યાય કોઈ કરે અને તને ક્ષમતા રહેતી હોય તો બહુ યોગ્ય કરાય શું અને ક્ષમતા ના રહેતી હોય યોગ્ય ના કહેવાય ક્ષમતા રહેતી હોય તો અન્યાય થાય તો અને ક્ષમતા ના રહે મનમાં ગાળો બોલવું નુકસાન સમજે ને અન્યાય જે તારો ઈજાદ છે એ તો આમાં અન્યાય કરી બધા કે અન્યાય કરનાર મને છે ને માટે તારી કઈ કહેવાનો ઈજાદ છે હરિયાની વાત અનુભવી પાસે જાહેર કરવી જોઈએ જેથી ભૂલતી થશે સુધારી હા સારી શકાય શું પણ એ પાછો દુરુપયોગ ના કરે એવો જોઈએ શું હરિયાળી વાત કરીએ પછી એ દુરુપયોગ કરે પ્રભુ સ્પર્શ વિધાતા લેખ પણ પલટાય આપનો અનુભવ જણાવશે વિધાતાના લેખ હોતા જ નથી એટલે આપણા લોકોએ નામ પાડી વિધાતા નથી એ ક્યાં રહે છે વિધાતા ખબર છે તારો પ્રારંભ તારે ભોગવવાનું છે એ બધું વિધાતા એટલે પુસ્તકો આપણે અહીંયા આગળ તેમની પાસે લઈ જઈએ જ્યાં ફક્ત ભક્ત અને ભગવાન એક થઈ જાય એક જ છે પણ ભગવાન વગર શું થાય ટિકિટો બારું લાવ્યો હતો હવે તો ગાડી જતી જ માટે ફોન જોઈએ કે ભગવાન મારે મારે ભગવાન થવું છે ભક્ત ને ભગવાન એક થયા છે તેનો રસ્તો ફાળો છે શું કહ્યું તે એ રસ્તો શું હોય કે ભગવાનનું જેના પ્રતિનિધિ પણ હોય તે આપણે રસ્તો કરી આપે ભગવાનની પાવર વ્યાકર નહીં જોઈએ તો એ આપણને બધું કરી આપે સમજ ને ઉપર ન્યાય કરનાર કોઈ બાપો નથી ઉપર તો આકાશ છે અહીંનો ન્યાય ન્યાય બધો અહીંનો અહીં થઈ જાય છે ત્યાં લખેલું ઉપર ન્યાય મળે તે પેલો મળે તે જરૂર છે બધો ન્યાય અહીં થાય છે ઉપર કોઈ બાપો ન્યાય કરનારો છે એની ઉપર આકાશ છે જરૂરી કોઈ છે નહીં આકાશ બધે ન્યાય લોકો કહેતા સફર ઉપર છે ઉપર કોઈ છે નહીં બધું ખરાય એટલે god is in every creator whether visible or invisible જે માત્ર ની અંદર ભગવાન રહેલા છે શું છે અને તારી મારી વચ્ચે જીવો છે ચોકથી દેખાય દૂરબીનથી ના દેખાય વાંકથી ના દેખાય એવા નાના નાના જીવો છે ત્યારે ભગવાન રહેલા છે તને ખબર પડે ને એટલે ભગવાનને ક્યાં ખોળો જીવ અંદરની જીવની અંદર ખોળો અને જીવને હિંસા ના કરો શું કહ્યું કયા જીવની હિંસા કરો આ જે તમે ખાવ છો એ બધા જીવ જ છે એમાં જીવનો ભેદ પાડો કે જે જીવને ત્રાસ ના પામે એને ખાઓ પીવો દળો પાકો બધું કરો અને ત્રાસ પામતા જીવ જ્યારે કીડી મંગોળી એ બધાને આમ બધા જે જીવો હોય છે ને એના અડીએ તો ત્રાસ પામે જ નહીં મરવાના ભયવાળા દેખાય છે ને તને લાગે છે મરવાનો ભય હોય છે જીવોને મરવાના ભય વાળા જોઈ લાગે કયા કયા જીવોને મરવાનો ભય છે દરેક જીવને મરવાનો ભય તો હોય ને દરેક જીવને મરવાનો ભય હોય ના ઘઉં તો ખાલી ક્યાં કયા જીવો તો એ ભય ના લાગતો હોય એ ખાઓ પીઓ દળો બાપો અને જેને ભય લાગતો હોય અને મરવાની ત્રાસ પામતા હોય તે જીવોને ના મારો ભગવાન એ ભેદ પાડ્યા કે તારાથી ત્રાસ પામે એવા જીવોને તું ના મારી શકે શું ભાઈ નહીં તો એ મરણ તારું જ મરણ કરશે શું કહે અને પેલા જીવો તું ખાજે પીજે દરજે તો બરાબર ને એટલે તેથી વેજીટેબલ ખોરાક ખાવાનો તું વેજીટેબલ ખાવ નોનવેજ નોન વેજ ખાવ છું પેટે આટલું કર્યું છે બહુ તારો પેટ ને આટલું કર્યું છે નહીં કર્યું હોય બધાને નોન વેજ થી પેટ આટલું કર્યું હોય ને કોઈ વખત નથી કર્યું પેલું ગિયા તો થોડું સારા સારું ચોખ્ખો રહે સારું આ બે વસ્તુ ના કરી એક નોન વેજ ના કરી અને એક જરા પીસ થઈ બસ બીજી બધા ભાવે એક જ છે એટલે કોઈ જીવને મારશો નહીં જે ત્રાસ પાવે એ જીવને મનમાં એવો ભાવ રાખો કે કોઈ જીવને દુઃખ ન થાવ મનમાં થવાના પર બોલવું જોઈએ કે આ જીવને કિંચિત માત્ર કોઈ જીવને મનોસર કાયાથી દુઃખ ન હો એવા ભાવથી બહાર નીકળવું જોઈએ એવું પડે ને દુઃખી કહીને આપણે સુખી થઈએ ઘણા લે તું બધા ગાવ બળ દે તું સુખી થઈ જવું ના થઈ જાય માટે પ્રેમ કરવો જોઈએ શું કહ્યું પ્રેમ ના થાય તો આપણે એને હેલ્પફુલ થવું જોઈએ હેલ્પફુલ ના થાય તો દુઃખ તો ન જ દેવું જોઈએ શું કરું ઈશ્વરે મોકલેલા ને શું બુલ્લા રહીને આવે છે શું કહું સંસારથી જંગલમાં ઈશ્વરે મોકલેલા માણસો સાથે પ્રેમભાવપૂર્વક જિંદગી નભાવી તો શું બિરલા હોય છે ઈશ્વરે મોકલેલા માણસો અહીં આવે છે તે શું બિરલા હોય છે ઓળખાય છે રીતે અહીં બિરલો બિરલો હોય ને કે ભગવાને મોકલેલા રીમાર્કેટ કેવી રીતે જે પ્રેમ ભાવથી વર્તે જે લોકો આપણા પ્રત્યે પ્રેમ ભાવ થી વર્તે એ ઈશ્વરે મોકલેલા અને બીજા સરસ દેખાય છે તારો દેખાય છે કોણ મોકલેલા એ દુશ્મન સમજવા મોકલ્યા કોને ઈશ્વરે જ મોકલ્યા હે ઈશ્વરે જ મોકલ્યા તો ઈશ્વરે ડિસ્મિસ કરી નાખવા જે ઈશ્વર તરા તરા દેખાય એને મોકલે છે એને ડિસ્મિસ કરો કાયમ માટે હું સહી કરી આપીશ તમારે સહી નહીં કરો જોખમદારી મારી ખબર ને ડિસ્મિસ થી ગોડ જે ધરા લઈને મોકલે છે અહીંયા આગળ થરારી મોકલે નહીં એ તો થરારી નહીં મોકલતો અને આ માણસો સારા તહેવાર છે એ નહીં મોકલતો બિચારા એ તો ભગવાન તો ભગવાન જ છે શું છે આવો ડખો ના કરે આવો ધંધો ના કરે સમજણ પોતાની જવાબદારી પણ જીવાનું છે કોની જવાબદારી પણ હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ એટલે તારે જે પોહાય એટલું જ કરજે અમારે બે ગાળ ભરું નહીં તો બે પાછી આપવા સહન થાય એટલે આપજે અને સહન ના થાય એટલે આપીશ નહીં ખબર પડી ને અને ગોલ માપતી વખતે બે ચાર આપી દો અને લેતી વખતે માટે આપેલી એટલી જ આવશે માટે આપવાની બંધ કરી દેજો શું કહ્યું અને કોઈક આપવા આવે તે પહેલા પાછી આપેલી જેમ કંઈક જમે કરી દેજો શું કહ્યું તને સમજ પડી ને એમને આપવા આવે નહીં એ આપવા આવે છે લોકો હા તે તમે કહી દેજો નવી ના આપજો હા ન્યાય ઉપર કોઈ આપનારો નથી ઉપર તો અંધારું ગોળ છે અને ઉપર ન્યાય અહીં ન્યાય થઈ રહ્યો ખબર અહીંથી ઓફિસમાં જાય ત્યારે બોસ ચેક કરતો હોય ઘેર જાય ત્યારે બહુ ચેક કરતી હોય જોઈ લો બધા એની બને ના બને એવું એવું જ બને હે એવું જ બને હા તો અહીં જ ન્યાય બાકી તો બોલી ન્યાય તમારો કરેલો અહીં બહુ ભોગવો નિવાસે સમજ ને ધીસ ઇઝ યોર પ્રોજેક્શન આ નોટ ગોડ પ્રોજેક્શન સમજ ને આ તમારું બધું પ્રોજેક્ટ છે મારે આટલી કામ કરજો જેટલું સહન થાય એટલું જ માત્ર કોઈને બોજો આપજો સમજ ને ગયા અવતાર કઈ પૂછ્યું ને બહુ વખત ચોપડી આલી આ પ્રશ્ન રોજ વાત ક્યાં સાંભળવું તો છે પણ બીજાને સાંભળવું પાપ પુણ્યની સામાજિક રીતે ધાર્મિક રીતે અને આધ્યાત્મિક રીતે વ્યાખ્યા શું કહેવાય પાપ પુણ્ય પાપ અને પુણ્યની સામાજિક રીતે ધાર્મિક રીતે આધ્યાત્મિક રીતે સામાજિક રીતે ધાર્મિક રીતે આધ્યાત્મિક રીતે સામાજિક રીતે પુણ્ય ને પાપ સમાજના બધા સમાજમાં શોભા રહે જોગાણ આયે અને અનુભવ ના કરાવડાવે એ બધા પુણ્ય કર્મ ખબર એમાં થતે સમાજમાં આબરું જાય હિમ દેખાય લોકો નિંદા કરે એ પાપ કરવું શું પૂરું થઈ ગયું સમાજ રીતે પૂરું થઈ ગયું એક બીજો આઠ સવાલ ઉભો થાય છે એમાં એમાંથી બીજો પેટા સવાલ ઉભો થાય છે શું કયો કયો કાળા બજારમાંથી પૈસા લઈ અને પરમાર્થ માટે વાપરવા માટે જે દાન કરે તો એ પાપ કહેવાય કે પુણ્ય કહેવાય કાળા બજારના જે પૈસા છે એ કાળા બજારના પૈસા વાપરે દાન કરે તો એ દાન કરે એમાં પાપ ગણાય કે પુણ્ય ગણાય એ તો દાન ચોકી હોય પુણ્ય ગણાય દાનત ચોખ્ખી હોય તો પુણ્ય ગણાય અને દાનત દાનત અને નિયત નિયત કહો અને દોડા બજારના પૈસા એ દાનત ખોટી હોય તો પાપ ગણાય માટે કાળું ધોળું હોતું નથી આ તો ગવર્મેન્ટ ને લીધે ધોળા કાળા થઈ ગયા ગવર્મેન્ટ ની આર્થિક લીધે ગવર્મેન્ટ ની આર્થિક લીધે ગવર્મેન્ટ ની આર્થિક ગવર્મેન્ટ ની આર્થિક ગવર્મેન્ટ નો ઈરાદો ખરાબ નથી તો ગવર્મેન્ટના ટાઈમ અનુસાર બધું આ કરવું પડે અને તમારો પૈસો સારો હોય તો સુખ આપે પણ સુખ જ આપતો નથી કાપી નથી એમ જ કયો પૈસો ત્યાં એક રૂપિયો એટલું બધું સુખ આપે ઓગણીસ ઓગણીસ અને તેત્રીસમાં મને એક રૂપિયો એટલું બધું સુખ આપતો તમને પૂછે વાત અને આ સો રૂપિયા સુખ નથી આપતા લોકોને આ પૈસો કેવો છે નથી એમ હતા ઓગણીસો ઓગણચાલીસ ના પછીનો પૈસો તો લક્ષ્મી જતી રહી ધન રહ્યું વાતચીત કરો બધું છે મોરબી ના મોટું દફતરી તો કુટુંબ મોરબી નું બહુ મોટું છે લાવ ફરી પાણી લાવ હવે હવે આગળ આપણો ધાર્મિક ઉપર નો પ્રશ્ન ધાર્મિક ઉપરનો પ્રશ્ન પાપ પુણ્ય ધાર્મિક રીતે કેવી રીતે એને કેવી રીતે મૂલવાય સમાજ નું પૂરું થયું બીજું કયું ધાર્મિક ધાર્મિક આધ્યાત્મિક બરોબર આધ્યાત્મિક જે પાપ અને પુણ્ય જે પુણ્ય હોય તે બીજું નવું આવતા ભૌમિક પરલોક માટે પુણ્ય ભેવું પડે એ ધાર્મિક પુણ્ય પરલોક માટે વપરાય એ બધું ધાર્મિક અને પરલોકમાં જે વપરાય એ ધાર્મિક પાપ અત્યારે પાપ કરીએ અને પરલોકમાં ફળ ભરે એ બધા ધાર્મિક પાપ તો બરોબર ને હવે એથી આગળ કયું જાણવું છે આધ્યાત્મિક અધ્યાત્મિક અધ્યાત્મિક તો મુક્તિનું સાધન મળે તો ધાર્મિક પુણ્ય અને મુક્તિનું સાધન ફરીએ છતાં ન મળે એ ધાર્મિક પાપ અનુવ્રત એમાં અનુવ્રત જે અનુવ્રત છે એમાં એને કઈ સ્થાન ખરું આમાં આધ્યાત્મમાં અણુવ્રત અણુવ્રત કરે છે ને માણસો અણુવ્રત જે કહે છે અણુવ્રત અણુવ્રત અણુવ્રત એને આમાં આધ્યાત્મિક માં સ્થાન ખરું પાપ પુણ્યમાં બધા વ્રતનું સ્થાન અધ્યાત્મ અધ્યાત્મમાં ત્યાગનું અધ્યાત્મમાં સ્થાન નથી વ્રતનું સ્થાન છે ત્યાગનું સ્થાન અધ્યાત્મમાં નથી વ્રત નું કામ છે અનુવ્રત મહાવ્રત મહાવ્રત વ્રત માત્ર અધ્યાત્મ અને પુણ્ય અને પાપ એનાથી પર અવસ્થા કઈ એ મુક્ત અવસ્થા જેના હાથે કંઈ પણ પુણ્ય બંધાતું નથી જેના હાથે કંઈ પણ પાપ બંધાતું નથી છતાં કર્મ કરે છે છતાં એના ફળ નથી આવતા એ મુક્તિ અવસ્થા કર્મ કરવા છતાં અકર્મ કેવું કૃષ્ણ ભગવાને કહ્યું કર્મ કરવા છતાં અકર્મ રહે તો મુક્તિ થાય નિરાશક્તિ ની વાત આવી ને નિરાશ નિરાશ અનાશક્તિ અનાશક્તિ અનાશક્તિ કહેવાય ને અનાશક્તિ તમારી સાથે સાંભળો ત્યાં ભવડા બોલી ગયા કે આ જન્મમાં જે બધું ભોગવવાનું છે તો પછી મૃત્યુ થયા પછી બીજો ગરીબી અગર તમગણના ધર્મ ધર્મ થાય છે તેનું શું કારણ જો આ જન્મ તો આપણે ભગવાન કહ્યું છે કે જેટલો ગત જન્મમાં પૂરો કર્યો જે ગત જન્મ કરવો બાંધ્યો તે આ જન્મ ભોગવવાનો ગયા અવતારમાં જે કર્મ બાંધ્યો હતો તે આ અવતારમાં આપણે ભોગવ્યા અને આ અવતારમાં બધેલો હશે આ અવતાર એટલે આ અવતાર બધીએ નહીં તો છુટકારો થાય આ સમજમાં આવ્યું એ પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો બીજો પ્રશ્ન માણસ માત્ર જે પાપ કર્મ કરું છું તે ખબર હોવા છતાં પાપ કરવા કર્મ કરવા કોણ પહેરે તમને તમારે લઈ જાય ઘરે રોજ વાંચવા કોર્ટમાં જવાની માણસને ભીડ હોય કોર્ટમાં જવાનો ભય લાગતો હોય તો આવું ભીડ હોય ભય હોય છતાંય અહંકાર ગોળો હોય એ પોલીસ વાળા કે તું શું સમજે ત્યાં ગોળો અહંકાર હોય ત્યાં ઊંધું બાકી નાખી પાસે પોલીસમાં જવું પડે શું બધું બરોબર ને એ તો બધી રીતે ક્યારેક રહેવું જોઈએ આપણે જોઈ ભાઈ ભય છે એટલે અને શું શું સાધનો છે એને આવવું પડે શું કરીએ તો એને આવવું પડે એ જાણી લેવું છે પણ એ તો અહીંથી ચેટો ફળે પણ જવાનું ન એ તો વ્યાજ ચેટા ફરતું પાડે બાપની દિવાળી તમે ખબર પડી નહીં એટલે એને જાણવું જોઈએ કે પાપ કર્મ કરું છું એને કોઈ પણ જાતનું પાપ કર્મ કરી શકે તને ફળ આવ્યા કરે નહીં તો હવે પાપ કર્મ કરે છે એ પહેલાં ભાવ કરે તો એને અહંકાર ભાવ કર્યો હતો કામ કરી નાખું ધ્યાન કરી નાખું હવે ફરી એને જે સહી થઈ ગયું ને એટલે કરાર ભોગવા પડે ના પડે આ તમે કોઈ કરાર ઉપર સહી થઈને આવ્યા હોય અને પછી તમે કંટાળો ના કરતું હોય તો પણ શું કરીએ તમે આમ જાતિ થઈ ગયું છે આ તો કરાર કરે એને ભોગવવું પડશે આ કરાર એ તો ભગવાન છે શું કહ્યું પહેલા કરાર કરી નાખ્યો માથે આ ફરી ના કરાર કરશો શું કરું સમજાય છે તમે વેપારીઓ જે જાઓ કોઈ જ્યાં સોદો કરી નાખ્યો ને નહીં કરી નાખી અને ભાઈ જીતર ભાઈ આવો પધારો પધારો એટલે પેલા નામ ત્યાં બેગ ભૂલાઈ ગયા લાવો તારે વીસ હજાર લીધા શું કરી છુટકો થાય જલ્દી આપણે બોલીએ તમે પેલા ભાઈ તો ભાઈ બોલ્યા એટલે હું તો પૂરી નહીં ભાઈ આ બસ કરાર છું મને જે શું કહ્યું તમને કેમ લાગે મારે એવું થતું એને વાણ્યો વાણ્યા ભાઈને રાખેલા જોડે એ મને શું કે એ રહે ને મારી પાસે આવો છે બીજી કઈ બહાર જોયો છે અને એટલો બધો સસ્તો ખરા બારી આ તો તમે ભજેદાર એટલા માટે થાય એવા વાણિયા એમને જોઈએ છે વાણિયા છે છતાં એવા વાણિયા જોઈએ છે દાદા આપ તો પટેલ હતા ને વાણિયા રાખતા હતા તો વાણિયા ને વાણિયા જોઈએ બ્રાહ્મણ છે બ્રાહ્મણ છે બ્રાહ્મણ છે જીવનમાં કોઈ બ્રેક મારનાર જોઈએ બ્રેક મારનાર એ એમના પરમ મિત્ર છે ના અડધો કલાક બોલાવા ચા પાણી હાથ હતી વાતચીત કરી લઈ ચા ઓર્ડર કરવાનું છે શું છે બ્રેક મારી રહેતા એ વાત બરોબર પ્રશ્ન પૂરો થઈ ગયો પછી ધર્મ ની સાચી સમજ આવી હોય તો પ્રવૃત્તિમાં શું ફેરફાર દેખાય ધર્મ ની સાચી સમજ આવી હોય તો પ્રવૃત્તિમાં શું ફેરફાર દેખાય અત્યારે તમે જવા ગયા હોય આગ આવો ભાઈ શંકરભાઈ આવો આવો આવો પધારો તમને માન સ્થાન આપે પછી તમારી પ્રવૃત્તિ શું ફેરફાર દેખાય તમે પણ એ લોકો માન સ્થાન આપો આવે છે પ્રવૃત્તિ ફેરફાર થઈ જાય શું થાય છે ધર્મ ઘરની સમજણ પડે કે આપણે જો સુખ આપીએ તો સુખ મળે છે એ સમજણ પડે એનું સુખ આપવા જ મળે કેમ થાય દાંતી સમજ ધર્મની હાથની સમજ આવી જાય ને ઘરની સાચી સમજ એ બધું આ ધર્મ નું કામ છે ધર્મ ની કામ નથી સાચી સમજ સમજ એનું નામ કહેવાય કે સમજ પડી એટલે સ્ટેશન પહોંચી જ જાય એમ નામ સમજ કહેવાય અને કે હું ગોણ છું પણ રસ્તો ચડતો નથી ગોણ છું પણ સ્ટેશન આવતું નથી માં એ ખોટી વાત છે સમજ નો ફળ મારી જગ્યાએ તે લઈ જાય એ સાચી ધર્મ ત્યારે કહેવાય ક્લાયમેટ જગ્યાએ નહીં જાય ત્યારે ના કહેવાય તમને અંદાજ કરી વાત પછી આગળ આવા કલિકાળમાં જીવની મુક્તિ કરવા માટે શું કરવું આવા કલિકાળમાં કે ગમે તેવો કલિકાળ હોય તો મુક્ત પુરુષની પણ જઈએ તો મુક્તિ કરી આપે એમને કહેવાની સર સવારે કઈ ટીવી વલણ હોય નહીં મુક્તિ માં ભી ના હોય બંધનમાં ભી હોય અંદર ભટીમાં તો ભી હોય ડોક્ટર તો ભી હોય ઇન્કમ ટેક્સ તો ભી હોય અહીં ભી ના હોય એટલે મુક્તિ ભાવ થશે મુક્ત પુરુષને કહેવા નહીં કે સાહેબ મારી કઈ છુટકારો કરી આલો જયારે કરવાની ઈચ્છા ત્યારે લાવજો Thank you. બરોબર છે થઈ ગયો પ્રશ્ન પૂરો હજુ એક વાત છે ધર્મની વાતો વખતે વ્યાખ્યાન ગભરા જતા જે ઘરનો સતત આપેલ કેમ કરી શકતો નથી પ્રવચન રેડિયો પર સાંભળેલું પ્રવચન ના ચાલે ધર્મની વાતો પ્રવચન ને વ્યાખ્યાન રેડિયો પર સાંભળીએ ના ચાલે રેડિયો પર સાંભળો છો રેડિયો પર બી સાંભળીએ છીએ રૂબરૂ બી સાંભળીએ છીએ પણ આચરણમાં મુકાતું નથી રેડિયો પર પણ સાંભળીએ છીએ રૂબરૂ પણ સાંભળીએ છીએ પણ આચરણમાં મુકાતું નથી ના આવે ત્યાં સુધી અને સાહેબ કહી દેવું તમારો રેડિયો બહુ સારો છે પણ આચરણ નથી આવતું આચરણમાં લાવે એ રેડિયો નહીં આવા રેડિયા કરે છે આપણે રેડિયા જેવું નથી આગળ હમણાં કરે રેડિયા હમણાં તારે રેડિયા હમણાં કાકા આ સાહેબ રેડિયા કહેવાય બીજું શું કેવાય તારે જેનો શબ્દ ઉગતો નથી જેનો શબ્દ ઉગતો નહીં એને કરવાનું શું છે રેડિયો કેવાય જગત તો ઉભે વચન બળવાનો હોય કેવો હોય જ્યાં વચન ની બળ નથી એ તો બધા રેડિયા છે બધા રેડિયા લાગ્યા અત્યારે છે ને Bombay radio phone radio India radio લાગ્યા અત્યારે છે બધા ના સમજાયું ને વચન બળ ના દે તમે કોઈને કહો કે ભાઈ હું તો નું છે પૈસાનું તમે સ્વામી થઈ જોડે લખ્યા હું જુબાનથી બોલું છું એટલે હું તમને પૈસા પાછા જેમ કે તમને પૈસા આપે તો તમે વટર બોલવાના નહીં મારો પર કાગળે લખેલો ને તોય કોર્ટે જવા પડે એ સ્વામના શું છે વતન બળવે જેની વતન સિદ્ધ ના થાય એ બધા રેડિયા છે અને જ્યાં સુધી રેડિયા છે ત્યાં સુધી એને કાર્યમાં રહેવું જોઈએ વતન સિદ્ધિ કેમ થાય છે જે તેના ઉપદેશો માંડવા એ લોકોની પાસે બધા ચલાવવા દેવા શું કહ્યું તમને વીડિયા ગમે બહુ નહીં મજા આવે ગમે સાંભળ્યું સાંભળ્યું કે કોણ પવિત્ર થયો કોણ પવિત્ર થયો બાઇસિકલ લાવવાનો શું કહ્યું એ કોણ પવિત્ર ના ચાલે નહીં એમ અંતર કણ પવિત્ર કરવું પડશે નથી થતું એનું શું કરવો હજુ રેડિયો ગમે છે એમને એ તો ગમે ને કારણ કે કારણ કે એવું છે ને રેડિયા ફાયદો છે થાય રેડિયો ને ખબર ના થાય કારણ રેડિયો ખબર તો હોય ને તે વખતે રમી અમારા વિચાર ના આવે ખરાબ વિચારો ના આવે એટલે એનાથી પુણ્ય બંધ થાય ખરાબ વિચારો બંધ થઈ જાય પેલો કયો લાભ થતો નથી પણ આપણે અહીંયા અંતરી રહ્યા એટલે લાભ થાય અવળી જગ્યાએ ના ગયા એ લાભ અને તેનું પુણ્ય બંધાય વતન સિદ્ધિ હોય તો મુક્તિ આપે પછી આ પગ્યા રેડિયા એ તો હવે રેડિયાનો ઉકેલ નથી આવે રેડિયો વેચે કેટલા ઘડી વેચે તો જૂનો રેડિયો થયો જ્યાં સુધી આપણી વાણી વસન પણ ના હોય ત્યાં સુધી વાણી બોલબોલ કરવાની વેચો આવું આપવાની ના હોય ત્યાં સુધી ભગવાને કહ્યું સ્વાધ્યાય કરશે લોકો સાંભળો સાંભળે તું રેડિયો થઈશ નહીં એવું કહ્યું છે તું તારે સ્વાધ્યાય કરજે બધા કહે છે હું સ્વાધ્યાય કરું છું તમને સાંભળો સાંભળો શું કહ્યું તો હું ઉપદેશ ના આપીશ તથા લોકો દેશો તથા મજા આવે છે ઇન્ટરેસ્ટ આવે અને વાપરનાર બોલે ખરા બાપજી બોલે રાધા ને કોને ઢાલ કરું કે બોલે તાર પાછલા વાગે સંભળાય નહીં કે રાધા બેઠી ઢાલ કે ચાલ્યા કરે શું કહ્યું રેડિયા બધા રાધા બેઠી ઢાલ કે ખોટું કહેશો તો લોકો રમી રમવા જતા રહે દારૂ પીવા જતા રહેશે માટે ખોટું નથી જેને વચન પર જોઈતું હોય જેને સ્વાભાવિક સતત આચરણ કરવું હોય તેને આ વચન પછી વચન પર કહેજો અને ની જ્યારે પડી નથી ત્યારે આ એરિયા આ રાખશે તે ચાલે તે ચાલે છે તે જય ખરા એ ચાલ્યા જ કરે છે એવું બોલે છે ગમ્યું તમને વાત ના કઈ વાત ના કરવી કો આવે એનું પણ ખુલાસો કરી દઈએ છેલ્લી વાત આપને સમજાતી નથી પણ આ રેડિયાની વાત સમજાતી નથી રેડિયાની ગમી તો ગયું પણ સમજાતી નથી ગમે નહીં સમજાતી નથી ત્યાં સુધી ગમી કે નહીં ગમી કેમ કહેવાય છેલ્લી વાતમાં અંદર જવું છે છેલ્લી વાતમાં અંદર જવું છે જરા ઓર ખુલાસો કરો રેડિયો ના રેડિયો ના વચમાં જવું વચન પર ક્યાં છે એ પારખવાની મને શક્તિ નથી ના આપણે એને કેવું કે સાહેબ બોલ્યા પણ તમારી વાત મને ગમતી નથી તો રેડિયો છે તો કે તમારા વખત માં ઠીકાઈ જશે શું બધું અને વચન વાળવાનો હોય તો પ્રેમ કરશે આશ્વાસન આપશે શું કહ્યું અને પેલો ફેન મળશે મારે ખરા માંડે પણ ખરા ના આવડા બધા તમે થઈ તમે મને પૂછો છો કે રેડિયો ગયો ગયા ને તમે સમજી ગયા ને ગયા ને હવે બોલાતો થઈ ગયો ધ્યાન મોડે એ બીજા કઈ પ્રશ્ન થોડાક લગેલા આવે આ બધા વાપરવા મળે ને લખી આવશે કાકા બીજું કઈ સૂઝે તો પૂછજો પાછા નજરમાં રાખજો મધુબેન ઠક્કર મધુબેન ઠક્કર આવો તમારું aquí pelar.